બધા સાસરે કરી સ્ત્રીને ના થાય સાસરે કરાવી કહેવાય ધીરે ધ્યાનથી બોલો આખે કપાટું હોય મંદા તમને બીજી ને કપટ છે એવું તમને ખબર ના પડે તેને બીજું આંક પર દેખાય તો જ ન આવે. જો નેટકપેન ગવર હોય, એટલે નેટકપેન ન કવર હોય. કુલીને આંદેન ગ્રામ નહી કહો તો ભરાવા જશે. દાદા પોટના દોષો હોય એટલે પારકામાં દોષ ના દેખાય. દેખાય તો અમુક જ દેખાય બીજા બધા ના અમુક જ દેખાય બધા ના અમને બધા દેખાતા અમે બધા ધીમે ધીમે જાય એટલે પછી ત્યાંથી નહીં ધીમે ધીમે કામ લઈએ છે ને અંજલી શું કે છે દાદા તમારા જે દરઅસલ કુમારી દરઅસલ સ્ત્રી ચાર કોના આવે એ દરેક માગી લીધું છે ને એકોન્ટાઈઝ અને આજ્ઞા રહેવાનું બરાબર બધું સ્ત્રી જાય એટલે ભૂલી જાય પછી અંદર ખાને ખબર ના પડે કે આ શું છે કરે બરાબર અમારી અમારે જે બહુ મોટી જાગૃતિ પણ બહુ જાગૃતિ બહુ જાગૃતિ જૂની ઊંધી માન્યતા ને માર ખાખા કર્યા બરાબર પાળેલા જ ગુજરાત ને તમે બે વખત તમે ખાવાનું આપો કે ત્રણ વખત ચાર વખત નાસ્તો આપો તમે ઘણા નાસ્તો આપ્યું આપ્યું અમને બીજું કહ્યું આપણે કહીએ કે આ એનો સંતોષ જાય કોઈ પણ તમને સંતોષ જ ના તમે કહો નહીં અને પસંદ શું કહો હું કઈ ખાવા નહીં મારે તબિયત આવી નહીં મારે નહીં મારે ભાઈ હા જો બોલે આ કેવી શું આ બધા ગોળા ગોળા બરાબર ગોળા નહીં અમને હજી ફીટ બહુ નથી થતો એ ગોળ થયું હા દાદા એવું લાગે ગોળા તારે દારૂ કોણ કરાયેલો ને ક્યારે કરાવવું જાતિ આપડે કાઢવું પડશે ને જાતિ બદલવી જે રોગ કાઢવો પડશે ને નહીં કાઢવો પડે મારો શબ્દ બરોબર છે કે મોટી કરે દાદા એકદમ તાપ પર અમને ઘા લાગે કે અમે આવા છીએ એમ અંદર કોચ્યા કરે એટલે મને કહી દેવું તમારે હું તો આવું જ બહાર દાદા કેવાથી નિકાલ વહેલો થઈ જાય કેવા જ વહેલો થઈ જાય અને નિકાલ ગયેલો હતો અર્ગોટા દાદા અમે સુદ પૂર્વક દાદા ભગવાન ની સાક્ષી એ તમને કીધા વગર જો કહીએ આપને પહોંચે ખરું તમને મોડે ના કહીએ પણ મન મનમાંથી કહીએ તો આપને પહોંચે ખરું ના એ પહોંચે બધું કહીએ કે દાદા આવા આવા પાકો દોષો થાય છે અમારાથી બધું આમ બધું મનમાં કરીએ ને ચાલે દાદા એ કેવાની હિંમત કેમ ના આવે જેમ છે તેમ કેવાની હિંમત કેમ ના આવે હિંમત આવે ત્યારે કેટલા વર્ષ થઈ જાય કલ્યાણ તો કરવું જ છે ના એવું નહીં ચાલ જાય એ બધું મનનો તાવ ચડી જાય એટલે બધું મન તો એટલે ધીમે ધીમે મન તાવમાં ચડે નહીં કામ સંભાવ નિકાલ કરવા એકદમ કેવાય કે કલ્યાણ કરવું હવે ગાયું ભરી જાઓ તમે ખાલકો પછી આમ પોતાને ખબર ના રહે બોલી દઈએ પોતાને ખબર ના રહે એવું નથી કે ટોપિક પોતાને ખબર હું કહું છું વ્યાજબી કઈ લાગે છે બીજું વ્યાજબી લાગે છે બધું પોતાને ખબર પોતા કે તેથી ખાવ કરી શકે ને તેથી ધોકા ધંધા કરો તો સ્થિતિમાં કારણ ઠંડા કરે ચીડી તમને પોતાના ના ચડે ના એ તો બધી વાતો છે એમને ઉછેરો કરશે મમતા મમતા મમતા ભગવાન જ નહીં પેટમાં રાખ્યું તો ભણ હતું કહેવાય મારો ચોક્કસ છે આ હિસાબ ચોક્કસ છે બધો કેવું ધ્યાન રોકવું <laughs> ધૂળનો કાંટો જતો જ્ઞાન થયું અવરું બોલે છે ને કેતા નથી આવડતું દાદા એ કપટ પછી બરાબર ભરેલું છે આવશે ફરવા હોય ને તમને વધારે ખબર પડે દાદા મારા કરતા તો તમને ખબર પડે છે મને તો એવું લાગે છે દાદા દેખાય છે સારું છે તે મુજબ નહીં કરતી કામ કરતો છે જે મળે તેનો ઉદેશ છોકરા છોકરા જ્ઞાની મળે ને પણ આવા જ્ઞાની તો બધો લાભ તો બહુ થઈ ગયો દાદા ગીતા લખ્યા પછી ગમે તેમ ગમે એટલો માલ ભરેલો છે પણ બારણા તો ખુલી ગયા ને પડદો તો ખુલી ગયો ને હવે બધું ગંદકી દેખાયા જ કરે છે ને દેખાયા કરે મમતા ઉભી થઈ જાય હા દાદા અને એના લોકો પોતાની જાતને અક્કલ માણે અને તે માર ખાય છે મને છે એવું જે દેખાડે છે એ બુદ્ધિ છે બરાબર એટલે એ બુદ્ધિ એ બુદ્ધિ માર ખોડાવે છે ભટેકાય માર લાગે છે બધે બરાબર ક્યાં કરે આ બધું બધું મારા પછી પેલું ખુમારી દેખાય તો ઉડી ઉતરી જશે જે ખોટી અંધેરથી નસો બધી ટાઈટ રહેશે ખોટી અંધેરની બધું ઉતરી જશે પછી દાદા કુમારી આવતી જાય દાદા કુમારી આવતી જાય પછી જે ગુમાવી રહ્યા છે અંદર તે લોકો વાત કરવા મન ના થાય થોડા બીજી એક વાત કરી હોય ને તે લોકો ગમે નહીં ખબર ના પડે શું છે એટલે મિલન સાર ના થવાય મળતા આવડું બધા મહાનગરી કેમ બોલતા મને સમજણ ના પડી કે હું બધાથી અતડી રહું છું એવું એવું કહેવા છો નહીં એટલે એવું નથી દાદા એવું અતડા પણ મને નથી રહેતું કોઈની સાથે ખબર ના પડે જવાબ ખજાનામાં ભરી જવાનું તો આપણા મહાત્મા વાપરી ના થાય બધા એ તો દિશા બંધ જ કરી દીધી છે દાદા પેલા પેલા બધાની સાથે વાતો કરતી હોળી ભાઈ ની વાત કરતી કશું બોલું ચાલુ પણ મેં પછી એ બધું બંધ જ કરી દીધું છે હું પોતે એવોઇડ કરું છું એ એવોઇડ કરે જુદું છે તે જોઈ ને મચાવડા પણ ના થાય મચાવડા પણ એટલે શું હોય મારે સમજવું છે શું કેવા માંગો છો તમે નાજી નું બતાવડાવો હું તમને ધીમે ધીમે સમજાતું ના એવું નહીં તમે સમજાવો તો સારું દાદા સમજાય છે ને ધીમે ધીમે સમજાય છે હવે કેટલું ધીમું હું દાદા મેં વીસ વર્ષ થયા થવાયા બહુ છે આટલું છે ભાઈ દાદા ઘણું છે એનું ના એ તો લાગે જ છે હા તો અમે કહીએ એટલા મળી સમજો એટલે બધું ઓછું થઈ જાય એટલે એટલે જ કહું છું કે કહો એમ સમજાવો એમ મારું નામ શું છે સાહજિકતા છે સાહજિકતા સાહજિક હતો ને સાહજિક હતો મળતા પણ મળતા પણ તમારી હતી જે હોય તો રાત જે ના બોલે તે આ બોલે નાસી તો જોઈએ કરું છું જાણી શું કરવું જોઈએ શું કશું કરવાનું નહીં જાણવાની જરૂર હા પણ કયું સાચું કયું ખોટું શું જાણું કુમારી અમને કાઢી નાખવા જેવી છે કુમારી કઈ રાખવા જેવું નથી કઈ આ જે છે કઈ સમજણ છે તે પૂરો એ મને તો કઈ દેખાતી નથી સમજણે ના દેખાય તમે કરો જ નહીં કામ તો સમજણ આધાર જ કરે પછી એટલે કામ કરે થાય છે એની મેળે બધી ધીમે ધીમે સમજાશે એટલું સમજે પૂરું બોલવું છે ચક છે ને તમારે રાખવા જેવું નથી એ ચક છે ને દાદા આત્મા છે કોઈ જગ્યાએ કુમારી રાખવા જેવું નથી એક આત્મા સિવાય ક્યાંય ખુમારી રાખવા જેવું નથી બધું ખાડા છે તમને બધાને ખબર ના તો સમજાવો દાદા તો સારું તમે જોતા રહેજો ને તમે દેખાડો તો વધારે આશ્રમ તમારે શું લીધો છે તમે દેખાડો ને તો સહેલું થઈ પડે આશ્રમ તમારે ડફરું છે ગયા નીચે એમનામાં એવું કરવું એમનામાં એવું કરવું પણ થોડું દાદા મારે બીજાનું જોવાની જોવું મારું જોવું તો બહુ છે એ તો છે દાદા એ બધું જોતા બહાર બનાવ એવું લાગે તો મારું વાક્ય લેવું ના મૂકી દેવું બાજુ તમને એવું કેમ લાગે છે કે હેલ્પ નહીં લાગે તાવ ચડે તો વાક્ય આપણે તાવ તાવ જેને ચડે એને હું જોઉં છું નિર્ભરતા હા હોય પણ તે કાઢવાની જ છે ને દાદા નિર્ભરતા હોય એટલે અને તમને તમને તમે એવું ના રાખશો કે આને આને ડિપ્રેશન આવે છે તે નહીં કહું એવું તો હું ક્યાં રાખવાની જરૂર આવવાનું છે જે તમે કહો છો એની અસર તો થવાની જ છે દાદા પણ એમાંથી નીકળવું તો પડશે જ ને આ અસર થાય છે કે ડિપ્રેશન આવે છે એમ કરી બેસી રહું તો પાર નહીં આવે એટલે હું કઉ છું નીરુ ને કે આ આ છે તો સાંભળને કાઢવાનું છે હું જોડે જોડે કહેવા લાગુ છું દાદા તમે જે કહો છો ને તે હું પછી એ જ વાત એને પાછી કહું છું કે આ તારે સમજવાનું છે એટલું સારું ગાવ ગાળું છું ને એ હું જાણું છું નહીં જાણતો એવું નહીં હું ફરી વહેલું પછી એ વાત એ બરાબર છે આ જાણું બધું જાણું પ્રગતિ થાય છે જેમ જેમ દેખાડીએ ને ત્યાં ત્યાં બધું થાય મને કચરો મારો દેખાય ને નહી મળવું મુશ્કેલ છે એ મારા એ દાદા બહુ ગજબ ની બધા બોલ હું બરાબર છે દાદા ટાઈમ જ ના બધા ના પહોંચી વળાય એવા મારી આ સેવા કરે ને એને ટાઈમ બગાડવા ના આવે ના થાય પાર જ ના આવે મારા કામ જેમ કહેવા મારા ટાઈમ ઘર બગડે જાય પણ તો એ થાય છે એમ પાછું કે લાભ જોયો નથી રહેતા આવડતો કામ કરી હા ના એ કરવું છે રોજ કેવું દુર્ગના કુંજમ ફરી મળશે નહીં હવે રોજ રાતે ચકડી કરે કાકડા વાંચી તો કરી સંજમ બેસી તો કરે પૂર્વ શું કર્યું તો મળી ગયા માલ સારો થયો હતો અમે જેટલો ભર્યો એટલો કાઢીએ નહીં ને શું થાય એમ તો હજુ દુનિયા ચડાવ ઊંધા રસ્તે ચડાવનારી છે મીઠું જ લગાડે મીઠું ગમું કરવું ગમે દાદા મીઠું જ ગમતું હતું એટલે પછી મીઠા થી દૂર દૂર થવાનો બાહ્ય પ્રયોગ કરવા માંડ્યો પણ તમે કહો છો એવું પ્રકૃતિ માં આ માલ છે એવું ખબર છે એટલે આવા બધા ઉપાય કર્યા કરું પણ તો આમ આમ બગડે આમ જોતો આમ બગડે એવું થાય એટલે નોર્માલિટીમાં લાવવાનું છે મળે છે મળે કોણ બસ ભાઈ એક બે જણ કેતા હા કે તે ના બીજું કોણ તમને કે કોઈ કે હિંમત ના ચાલે હા હિંમત ચાલે એમ નામ કુમારી કહેવાય ને હિંમત ચાલે એમ નામ કુમારી કહેવાય ને હવે દેખે કુમારી ભડકો <coughs> થાય છે માસી ગોગલ હાથું બોલે ને માસી કે ઘણી વાર છે કશું તાવ નહીં અને મને વિરોધ ના થાય દાદા પહેલા તો તું તો હવે ના થાય એક્સેપ્ટ થઈ જાય પણ એ તું દાદા બધું સ્થૂળ ભૂલો હોય ને એ બધી સ્થૂળ ભૂલો હોય સૂક્ષ્મ ગુનો અને બધી તો તમે જ બતાડી શકો બીજું કોણ બતાડો જવાથી કાયમ રહે નહીં તો શું કરવા મૂકવાનું પછી મેં આપવાનું તો ભાઈ ને સમજાય ગયું અત્યારે ખોઈ ગયેલું દેખાય ખોઈ ગયેલું ચપટી જતી રહે બધી અરે તમને જ કહીએ નહીં બીજા કોઈને કહીએ નહીં બરાબર થોડું ઘણું તૈયાર છે સારું એવું મારું કરુણા છે દાદા તમારી અપાર કરુણા છે ઓછી તો થાય છે બાજુ મૂકવું જે પીસેલું બાર બાજુ મૂકવું ધીમે ધીમે પડવું ના એ પછી થોડુંક સામાયિક માં બેસું તો લઉં સવારે કે રાત્રે એના ઉપર પછી મંથન ચાલે બાજુ એ મૂકી નીકળવું તો હા બરાબર બધું પડી જાય છે બાજુ મૂકી આપણી જાય સમજી ચાલો દાદી મૂકી શું આપ્યું તે બધું બાજુ મૂકી રાખો બધી બાજુ શું આપીએ છીએ જે હોય તે જેમાં લપાશે તેને બીજા આપડે પાસે મૂક્યું હોય કોઈ નહીં જાવ બાજુ વાત જાવ મૂકી દીધું દાદા હા <laughs> આત્મા ભૌતિક વિજ્ઞાન કો ના ભૌતિક વિજ્ઞાન કો સંકર હોય એ જ આત્મા ના તો બહાર ગયું તો અવરું ગયું ઉલટું અવરું ગયું વિરુદ્ધ સાહેબ ગયું વિરુદ્ધ સાહેબ મોદી સાહેબ જો નાસ્તો નાસ્તી કરો ભૂલે થઈ ગયા તો Thank you. હા હા હવે એ મેં એમને એ વાત કરી જયારે હૃદય નું પેલું ટ્રાન્સપ્લાન્ટેશન કરે છે હૃદય બીજાનું પ્રતિરોપણ કરે ત્યારે એ દ્રવ્યમન ક્યાં જાય કરે ઘણા અહીં તો શું છે કે હૃદય બીજાનું મુક્તિ આપે છે પેલું હૃદય બગડ્યું હોય કામ ન કરતું હોય તો બગડ્યું હોય તો હૃદયનું ટ્રાન્સપ્લાન્ટેશન કરે છે બીજાનું હૃદય એ તો હૃદયનું કામ જુદું છે ને આપણે અંદર જુદું કામ કરે બંને જુદી રીતે જ કામ કરે આનું પાપડી વાળું પોતે હોય તમારે હોય પાત્ર કામ હું તો નાલાયક માણસ નું કમી ભેગો એટલે તમે નાલાયક છે તમને લાગે અમને કેમ લાગે બહુ લાયક લાગે લાયકાત ના ગુણ હોય તો ભેગો થાય જ નહીં ચલો કાકા ના એમબીબીએસ ની ડિગ્રી તો મળી સગુણા ચોઈસ રક્ષા કરે પછી કોઈ પછી એવું કરવાનું દે દાદા દેખવા ના દે આપડે દાદા ગોળા ગોળા કરીએ ને ઇફેક્ટ ભોગવવાની ભોગવીએ છીએ ઇફેક્ટ છે બધી ઇફેક્ટ ઓફ ધી કોઝિસ કેવા થાય ઉદય હોય તો આ જે શોધખોળ છે એટલે મને વિચાર કે સંસારાની શોધખોળ બહુ ઉત્તમ કેવાય સંસારો કરે ને એ શોધખોળ બહુ ઉત્તમ કેવાય આમ દિવસો કાઢવા એના કરતા એ બઉ સારું આજ્ઞાપૂર્વક આજ્ઞાપૂર્વક બધું એક જ એ થઈ જાય જોઈએ તો થાય કે જાગે ભૂલી જાય પછી દુઃખ નથી લોકો લોકો આવા થઈ તો બહુ સારું કરશે જાગૃત એટલે આટલી બાબત મોટી મોટી લોકોને મોટી વાત આપતી દેખાય હા હા થાય છે ખાવાની બધી વાનગીઓ એના બધા ભાવ ઉતરી ગયા છે <laughs> આ તો પ્રસાદ આત્માઓની ભાવના ખરી તો તમને ઘેરી અનુકૂળ એમાં કેનેડામાં આપણે ભારતની તમે અમને જે સુધારવા માટે જે મહેનત કરી છે અમને લોકોને સુધારવા માટે હિના એટલે હિના હા હિના ઉપર તે લોકો હેના બોલે તેને એટલે કે હીરા છે આર યુ રિયલી હિના સચમુચી હિના હે રિયલ ઇઝ કી who are you then I don't know. ये जाना तो लगने में नहीं क्यों? मैं शादी से पहले दूसरा नाम था तभी मुझे मालूम है लगने करूँ हाँ जाना वो तो पाँच रोज को है शादी से don't they change the name of girls before marriage and after marriage? और before marriage दूसरा नाम था शादी के बाद ये नाम हो गया हाँ એ તો ખબર નથી ये कोई कौन बनायु Who has created this world? ये दुनिया किसने बनाई सब super power some super power Hey, or you can call him Jesus Christ or Allah or Krishna or Allah, whoever. એને તમે જીસસ ક્રાઇસ્ટ કહો લોર્ડ રામ કહો લોર્ડ કૃષ્ણ કહો કૃષ્ણ ભગવાન કહો કે રામ કહો કે જીસસ ક્રાઇસ્ટ કહો કે ગોડ કહો right God maker God maker is a God maker what, he's the one, my partner? Kumbar. Oh. जो उसने बनाया तो उसने इस फॉर्मुलर जो बनाता है one clay is called pot maker. So he makes he pot maker, the maker of pot. You can call him one. Doesn't he is કદાચ એવું કહીએ આપણે પોટ પે કરજે ઈશ્વર આપણને બધાને બનાવનાર છે એવું કે છે <laughs> હું જવાબદાર છું એના માટે કે અમુક હું એનો જવાબદાર ઈશ્વર કોણ ઈશ્વર ક્યાંથી આવ્યો પણ એવું અમારા નસીબ માં લખાયેલું હતું કે અમને બે બારક હોય અમારા નસીબ માં એવું લખેલું હતું કે અમને બે બારક હોય કોઈ રાઇટર દેર કોઈ રાઇટર દેર નથી who writes the destiny. Some super power. Koi super Mechanical. Mechanical? No, oh, not really. Electrical. Electrical. No, I would say this is much more than any one field. You know, you can say mechanical, electrical, or physical, or you know, whatever How can you describe an ocean then? How would you describe an ocean? How would you describe an a water? These are superpower. You cannot make it, I cannot make it. it these are the creators. Yeah. Earth, can we make an earth? Do you think you will go and make an earth? No. So don't you think God is a part of that? Electrical power, mechanical power. Power, That power, don't you Just superpower is the way I... Superpower. બીજું કઈ નહીં Nobody has made You You are the maker yourself. Like, moment has not created this world at all. All these scientific circumstances are evident. God is created for ignorant people. And God is not created for thinkers. So God is created for ignorant people. And God is not created for thinkers. For thinkers. સમજી શકે દાદા બરાબર છે યુ આર થિંકર હા બરાબર છે મને એવું ગમે કોઈ વિચારક હોઉં today you are thinker today today you are not Because you met me. મને મળ્યા છે રિંગ કરો કોઈ ગુસ્સો છે કોઈ ગુસ્સો છે તો કોણ છે Has anybody asked you who you really are? No, not really. No, that's not the people. That's not the people.